એ આવો આવો મારો નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મોરબીમાં બેઠા બેઠા સુધાંશુ વાર્તા સાંભળે છે આવો આવો સુધાંશુ ભાઈ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ વાર્તાનું નામ છે કાબર અને ડોશી એક હતી ડોશી એ ડોશીને છોકરા છૈયા કાંઈ ન મળે સાવ ગરીબ એક દિવસ ડોશીનો અંગૂઠો પાયકો એવો પાયકો કે રાત દિવસ લવકારા થયા કરે બહુ દુખે ડોશીને ક્યાંય સુખ નહીં અચાનક એક દિવસ અંગૂઠો એની મેળે ફૂટો અને એમાંથી ફડફડ ફડફડ પાંખ ફફડાવતી એક કાબર નીકળ્યો ડોશીને કે માજી માજી હું તમારી દીકરી ડોશીને ઘરમાં બીજું કોઈ ન મળે એટલે આ દીકરી ગમી ગઈ એની સાથે વાતો કરે જમાડે અને હાલરડા ગાઈને સુડાવે એમ એની સાથે મજા આવી ગઈ પછી માજી તો એને માટે એક નાનકડી વાટકી લઈ આવ્યા ને ઝાંઝરી ઘડાવી ને પગમાં પહેરાવી નાનકડું ખોયું લાવ્યા ને એમાં સુવડાવી ને હાલરડા ગાય વહેલી સવારે કાબર ન ઉઠી હોય ત્યારે ગાય મારી ઝુમખડાની પહેરનારી વાટકડીમાં જમનારી ઘૂઘરિયું ગમકાવનારી ઊઠ રે ઊઠ હવે એ ગામમાં એક રાજા એનો કુંવર રોજ ત્યાંથી ઘોડાને પાણી પીવા જાય એક દિવસ ડોશીના ઘરની પાછળથી નીકળતા એણે આ સાંભળ્યું તો એ તો ડોશીની દીકરીને જોયા વગર એના ઉપર ખુશ થઈ ગયો એને થયું કે આવી વળી વાટકડીમાં જમનારી ઘૂઘરી ગમકાવનારી કોણ જાણે કેવી નાજુક નમણીને સરસ હશે પરણું તો બસ એને જ પરણું એણે તો આવીને બસ ઘોડાની ઘોડારમાં ઢોલિયો ડાળો ઘોડાને રાખ્યા હતા ત્યાં બધે કુંવરને શોધ થઈ કુંવર ક્યાં છે કુંવર ક્યાં છે ત્યાં ઝાડુ કાઢવા વાળી એને જોઈ ગઈ એ કે અરે કુંવર સાહેબ તમે અહીં મા બાપ તો ગોતી ગોતીને થાકી ગયા છે ને તમે અહીં પડ્યા છો કુંવર કે ચૂપ ખબરદાર જો કોઈને વાત કરી છે તો ઘાણીમાં ઘાલીને તેલ કાઢીશ તારું પણ ઝાડુ વાળીથી રહેવાયું નહીં એણે જઈને રાણીમાને કહી દીધું રાણીમાં તો ઘોડાર જોવાને બાને ઘોડાનો તબેલો જોવાને બાને ત્યાંથી નીકળ્યા હોય એમ પસાર થયા અને કુંવરને જોતા જ બોલી ઉઠ્યા અરે દીકરા તને કોઈએ આંગળી ચીંધી હોય તો હાથ કપાવું કાંટો લાગ્યો હોય તો વાળ કપાવું કોઈએ ગાળ દીધી હોય તો એની જીભ કપાવું તને શું થયું છે એ વાત તો કર કુંવરે કહ્યું મને પેલી ડોશીની દીકરી સાથે પરણાવો તો હા નહીતર ના રાણીએ રાજાને વાત કરી રાજા કે કુંવર જો રાજી થતો હોય તો એમાં શું એમ કહીને રાજાએ તરત માણસને મોકલીને ડોશીને દરબારમાં બોલાવી રાજાનું તેડું આવ્યું એટલે ડોશી તો એકદમ ગભરાઈ ગઈ જલ્દી ઘરમાં હતો એવો સારામાં સારો સાડલો ગોતીને એ પહેરીને રાજા પાસે ધ્રુજતા ધ્રુજતા પહોંચ્યા ડોશીમાં રાજા કહે માજી તમારે એક વાટકડીમાં જમે ને જાંજરિયું જમકાવે એવી દીકરી છે એમ સાંભળ્યું છે કુંવરે એની સાથે પરણવાની જીદ કરી છે બોલો કેટલા રૂપિયા લેશો ડોશી ભારે પાકી એને થયું કે માંડલાગ આવ્યો છે એણે રાજાની સામે બે શરત મૂકી એક તો એ કે મારી દીકરી પેટીમાં પુરાઈને પરણશે એ બીજા કોઈનું મોઢું નથી જોતી માટે એમ ફેરા ફરશે બીજું એ કે તમે જાન લઈને આવો ત્યારે તમે એક ઘડો રૂપિયાનો ભરી આપશો તો હું દીકરીને પરણાવીશ રાજાએ હા પાડીને બંને શરતો મંજૂર રાખીને જાન લઈને કુંવરને પરણાવવા ઉપડ્યા ડોશીએ તો ફળિયામાં એક ઊંડો ખાડો ખોદી રાખ્યો હતો એના ઉપર નીચેથી કાણાવાળું એવું એક માટલું મૂકેલું હતું રાજાના માણસો તો ખોબા ભરી ભરીને રૂપિયાના સિક્કા નાખે જ જાય જ્યારે નીચેનો ખાડો ભરાણો પછી માટલું ભરાણું એટલા રૂપિયા આપ્યા એ પછી ડોશીએ દીકરીને પેટીમાં બેસાડીને ફેરા ફેરવી દીધા ઘેર જઈને કુંવર જ્યાં પેટી ખોલીને જુએ ત્યાં તો અંદર કાબરબાઈ બેઠેલા કુંવર તો જોતા વેત એકદમ નિરાશ થઈ ગયો હવે શું થાય પોતે જેની સાથે લગ્ન માટે કજિયો કરીને પરણો હતો એટલે કહેવા પણ કોને જાય માથે હાથ દઈને બેસી ગયો ત્યાં એક દિવસ કુટુંબમાં લગ્ન હતા તે કોઈ કહેવા આવ્યું કે તમારી વહુને ભીતે ચિત્રો કાઢવા મોકલજો ચિત્રો દોરવા કુંવર તો પોતાના પલંગમાં પડ્યો પડ્યો વિચાર કરે કે શું જવાબ આપવો હવે ત્યાં કાબર બોલી ચિંતા શું કરો છો જાઓ એને જઈને કહી આવો કે મારી પત્ની કોઈને મોઢું દેખાડતી નથી એ ઓરડામાં પીંછી અને રંગના કુંડા બધું તૈયાર રાખજો રાત્રે એ આવીને ચિત્રો દોરી જશે રાત્રે કાબરે તો મોઢામાં પીંછી પકડીને સુંદર ભાત ભાતના પંખીઓ અને જાત જાતના ફૂલો ચિત્રી કાઢ્યા ન ક્યાંય ડાઘા કે ન ક્યાંય રંગના ટીપા પડેલા હો સૌએ જોયું તો વખાણ થવા લાગ્યા ત્યાં વળી એક દિવસ કેણ આવ્યું પાછું આજે તમારી વહુને નિવેદના ચોખા છડવા મોકલજો વળી કુંવર વિચારતો હતો ત્યાં કાબરે કહ્યું જાવ એને કહેજો રાત્રે ત્યાં કમોદ ભરીને મૂકી રાખે ચોખા ભરીને સવારે ચોખા છડાઈ જશે રાત્રે કાબરે ત્યાં જઈને એવો કલબલાટ કરી મૂક્યો કે એના જેવી કેટલીય કાબરો ત્યાં આવી પહોંચી અને સૌએ મોઢામાં એક એક કમોદનો દાણો લઈ લઈને ફોલી નાખ્યો સવારે કુટુંબની બધી વહુઓએ જોયું તો ન ક્યાંય ચોખાની અણીએ ભાંગેલી કે ન એક ચોખાના ટુકડા થઈ ગયેલા બધે કુંવરની નવી વહુના વખાણ વખાણ થવા લાગ્યા એમ કરતા કુંવરને જાનમાં જવાનો દિવસ આવ્યો હવે શું થશે કુંવરે પૂછ્યું એટલે કાબર કે એમાં કાંઈ વાંધો નહીં ત્રણ દિવસના દાણા અને પાણી અહીં મૂકીને તમ તમારે જાઓ કુંવર તો કાબરે કીધું એમ કરીને જાનમાં ગયો પણ ત્યાં ધારા કરતા એકાદ દિવસ વધારે રોકાવાનું થયું એટલે કાબરને તો પાણી ખલાસ થઈ ગયું હવે શું થાય એણે ગળે એક ટબુડી બાંધીને ઉપડી પાણી ભરવા હો કાબરબાઈ કૂવામાં અંદર ઉતરીને ટબુડી ભરીને જ્યાં ઉડવા જાય ત્યાં ટબુડીનું પાણી ઢોળાઈ જાય વળી અંદર ઉતરે ને ભરીને ઉડે ત્યાં પાણી ઢોળાઈ જાય એમ કરતા કરતા એ તો થાકી ગઈ બરાબર એ જ વખતે આકાશ માર્ગે વિમાનમાં શંકર પાર્વતી ઉડીને જઈ રહ્યા હતા એમણે આ જોયું તો પાર્વતીજીને કાબરની દયા આવી એણે કહ્યું મહાદેવજી ગમે તેમ કરીને આ કાબરને સ્ત્રી બનાવી આપો જુઓ ને બિચારી કેવી હેરાન થાય છે શંકર ભગવાને તો પાણીની અંજલિ ભરીને જે કાબર ઉપર છાંટી કે સુંદર મજાની સોળ વર્ષની સુંદરી બની ગઈ એ તો એ તો રાજી થઈને મલકાતી મલકાતી ઘેર આવી અને હિંડોળે બેસી ને હિંચકા ખાવા માંડી ભાઈ એટલામાં બાર ગામથી કુંવર આવ્યો એ તો જોઈ રહ્યો એણે પૂછ્યું તું વળી કોણ છે કાબર કે હું તમારી પત્ની એમ કહીને એણે બધી માંડીને વાત કરી હો અને ભાઈ કુંવરના હરખનો પાર ન રહ્યો પછી તો એણે બધા સગા વાલાને નોતરા અને એને દેખાડી જુઓ આ મારી પત્ની જોઈને રાજા રાણી પણ રાજી થઈ ગયા અને પછી કુંવર એની કાબર રાણી સાથે મજાથી રહેવા માંડ્યા હો ભાઈ તો ભાઈ સુધાંશુભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે સૂઈ જાઓ હાલા વાલા કરી જાઓ સપનામાં કાબર આવશે કુંવર આવશે આવજો